વેર આ જગત શાથી ઊભું રહ્યું છે વેરથી જો વેર ભાવ ગયો તો બધું જ ગયું આ તો વેરથી જ જગત ઊભું રહ્યું છે તેથી અમે સમભાવે ફાઇલોનો નિકાલ કરવાનું કહીએ છીએ આ નિકાલ કરવાથી જૂના વેરનો નિકાલ થાય છે પછી નવું વેર ના બાંધશો બે ભાઈ હોય તે એક દાડો બંનેનું મન જુદું પડ્યું તે બીજે દાડે વધારે જુદું પડે પછી તો ધીમે ધીમે એ ભાઈ ના ગમતો થઈ પડે ને પછી તો વેર બંધાય પછી એ બેઉ કેટલા દાડા ભેગા રહે દેહને બહુ પટાવ પટાવ ના કરવું આ બે ભાગ એક થયા તેથી તો આ જગત ઊભું છે લોક શું કહે છે કે હું ના કરું છતાં કેમ થઈ જાય છે આ એકાકાર થવાથી દખલ થાય તેમાં પછી ડખો થઈ જાય તેથી હોળી તો સળગેલી જ રહે આ તો બે ભાગ છૂટા પડ્યા પછી ભલેને હોળી સળગે આપણે તો તેના જ્ઞાતા દ્રષ્ટા છીએ આ ઘરાક અને વેપારી વચ્ચે સંબંધ તો હોય ને અને એ સંબંધ વેપારી દુકાન બંધ કરે તો છૂટો થઈ જાય ના થાય ઘરાક તો યાદ રાખે કે આ વેપારીએ મને આમ કરેલું આવો ખરાબ માલ આપેલો લોક તો વેર યાદ રાખે તે પછી આ ભવમાં દુકાન તમે બંધ કરી હોય પણ એ આવતે ભવે તમને છોડે ના છોડે એ તો વેર વાળીને જંપે એથી જ ભગવાને કહેલું કે કોઈ પણ રસ્તે વેર છોડો અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઈ ગયેલા પછી પાછા આપવા જ ના આવ્યા તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે તે ભલે લઈ ગયો અને ઉપરથી અમે તેને કહ્યું કે તું હવે અમને રૂપિયા પાછા ના આપીશ તને છૂટ છે આ પૈસા જતા કરીને જો વેર ભંગાતું હોય તો ભાંગો જે તે રસ્તે પણ વેર છોડો નહીં તો એક જ માણસ જોડેનું વેર ભટકાવશે આમને ક્યાં પહોંચી વળાય આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે ને ઉપરથી વેર બંધાય એક માણસ જોડે વેર બંધાય તો સાત ભવ બગાડે એ તો એમ કહેશે કે મારે તો મોક્ષે જવું નથી પણ તને હું મોક્ષે જવા નહીં દઉં આ પાર્શ્વનાથ ભગવાનને કમઠ જોડે આઠ ભવથી કેવું વેર હતું તે વેર ભગવાન વિતરાગ થયા ત્યારે છૂટ્યું કમઠથી કરાયેલા ઉપસર્ગ તો ભગવાન જ સહન કરી શકે આજના મનુષ્યનું તો ગજું જ નહીં એ પાર્શ્વનાથ ભગવાન ઉપર કમઠે અગ્નિ વરસાવ્યો મોટા મોટા પથ્થરો નાખ્યા ધોધમાર વરસાદ વરસાવ્યો છતાં ભગવાને બધું સમતા ભાવે સહન કર્યું ને ઉપરથી આશીર્વાદ આપ્યા ને વેર ધોઈ નાખ્યું બિલાડીને ઉંદરની સુગંધ આવે તેમ વેરવીને એકબીજાની સુગંધ આવે તેમને ઉપયોગ દેવો ના પડે તેમ પાર્શ્વનાથ ભગવાન નીચે ધ્યાનમાં હતા ને કમઠદેવ થયેલા તે ઉપરથી જતા હતા તેમને નીચે દ્રષ્ટિ નહોતી નાખવી તોય તે નીચે પડી અને પછી તો ભગવાન ઉપર ઉપસર્ગ કર્યા મોટા મોટા પથ્થરો નાખ્યા અગ્નિ વરસાવ્યો ધોધમાર વરસાદ વરસાવ્યો બધું જ કર્યું ત્યારે ધરણેન્દ્ર દેવ કે જેમના ઉપર ભગવાનનો પૂર્વભવમાં ઉપકાર હતો તેમણે અવધિ જ્ઞાનમાં આ જોયું ને આવીને ભગવાનના માથે છત્ર બની રક્ષણ કર્યું ને દેવીઓએ પદ્મકમળ રચીને ભગવાનને ઊંચકી લીધા અને ભગવાન તો આટલું બધું બન્યું છતાંય ધ્યાનમાં જ રહ્યા તેમને ઘોર ઉપસર્ગ કરનાર કમઠ વેરવી જોડે કિંચિત માત્ર દ્વેષ નથી થતો અને ઉપકારી ધર્ણેન્દ્ર દેવ અને દેવીઓ પર કિંચિત માત્ર રાગ નથી થતો એવા વીતરાગ પાર્શ્વનાથ ભગવાન ઉઘાડી વીતરાગ મુદ્રામાં સ્થિત દેખાય છે એમની વીતરાગતા ખુલ્લી દેખાય છે ગજબની વીતરાગતામાં રહે છે ચોવીસેય તીર્થંકરોની મૂર્તિઓમાં વીતરાગના દર્શન માટે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ગજબની છે આજે તો આ લોકને સહન કરવાનું જરાય છે નહીં છતાં રોજ ગા ગા કરે આખી જિંદગીનું સરવૈયું કાઢે તો એ મહાન પુરુષનું એક દાડાનું એ દુઃખ ના હોય છતાંય ગા ગા કરે જગતના લોક તો અમને નિરંતર જ્ઞાનમાં દેખાય છે કે વેરથી જ બંધાયા છે અને તેથી તો મોડું દિવેલ પીધેલા જેવું દેખાય છે વેરથી ક્લેશ થાય આ પાર્શ્વનાથ ભગવાનને જો સહેજ પણ ઓળખો તો વિતરાગના ફણગા ફૂટે પણ આ ઓળખે કેવી રીતે સાપવાળા પાર્શ્વનાથને સિંહવાળા મહાવીર સ્વામી આ કેરીને ઓળખે કે રત્નાગીરીની કે વલસાડી પણ ભગવાનનું ઓળખાણ એમને નથી પડતું હવે આમને ક્યાં પહોંચી વળાય કોઈને આપણાથી દુઃખ ના થાય એ સુખી થવાનો માર્ગ અમારે રાત્રે બહારથી આવવાનું થાય તો અમારા બૂટના અવાજથી કૂતરું જાગી ના જાય એટલે અમે સાચવીને ચાલીએ એ કૂતરાને ઊંઘ તો હોય ને એમને બિચારાને પથારી બથારી તો રામ તારી માયા તો એમને શાંતિથી સૂવા પણ ના દેવાય એક દાડો રાત્રે અમારી પોળનો એક ઓળખીતો માણસ જોરથી દોડતો દોડતો જતો હતો હવે બસો કિલોનું પોટલું તે રસ્તામાં પડ્યો તેથી બે ત્રણ વાર તો ગોથમડું ખાઈ ગયો તેને મેં પૂછ્યું કે ભાઈ આટલી રાત્રે આટલો દોડતો દોડતો કેમ જાય છે તો કે જલેબી લેવા દોડું છું અમે પાના રમતા હતા તે એક શરત હાર્યો એટલે દસ રૂપિયાની જલેબી લેવા જાઉં છું મોડું થાય છે તે દુકાન બંધ ના થઈ જાય એટલે દોડું છું ઓ તારીની આ જલેબી જડને તું ચેતન તે આવડી જલેબી આ બસો કિલોને ખેંચે કઈ રીતે એ અજાયબી છે ને